હજી ડાકુથી ગાડા લાવ નાના બીજી બીજી શાંતિ નથી જમીન મારી જોઈએ કે ના ગમી બોલાવજો મને બોલાવજો તારી ઘેર પૂજા જતો ભગવાન જોયા હતા ભગવાન લાયા હતા ખરા એ રાજી થઈ ગયા અને લડવું હોય તો સામે ભગવાન બીજા નથી ભગવાન તમે કોઈ માણસ ના હોય નથી મારાનું જ્ઞાન તમારું જ્ઞાન નથી તમારું જ્ઞાન નહીં એ બુદ્ધિવાળું જ્ઞાન મારું જ્ઞાન મજબૂત થાય શું થાય ગાડી મશીનો જતી હોય તે મજબૂત શું થાય પકડે જાય માણસો થાય છે કેટલાય જંતુઓ મળી જાય બીજું taru taru na નામ નામ જાણે અહંકાર વિજ્ઞાન એ પૂછ્યું થોડુંક જ જાણે તો એ અહંકાર વિજ્ઞાન એટલે અંતર કાઢીએ શું કરે અહંકાર જાય મમતા હું જોઈએ અહંકાર ને પહેરેલી હોય બરાબર મમતા છે ને અહંકારે પરિણેલી હોય અહંકારી બસ બસ સેકન્ડ વાઇઝ કઈ સેકન્ડ વાઇઝ કોણ બોલ થઈ લે ખાઈ બોલ બોલવું બાર વાગે આવે તો આપણે વધવું નહીં કઈ જાતના માણસો રાતે બાર આવે તો બસ નહીં રવિવાર બધા અધિકાર કરે ને તેને સંતોષ થાય છે આનંદ થાય છે પૈસા બચાવીને પણ પારકા માટે પોતાને ગુરુ પેલા કઈ સારું કરેલું પેલા તમે સહયોગો બધા અમદાવાદ થયા ગયા દરેક પ્રકારે મળતું જ નથી આ મંદિર જ નહીં મહેનત મજૂરી કરે એને પુરુષાર્થ મહેનત મજૂરી કરે તે પુરુષાર્થ આળસુ કોને કહો છો સમજાવો વસ્તુઓ બધા સારા ગ્રાહમાં આપણી વસ્તુને આપણે વધારે અપમાન કરે એના પછી અસર ભાવ ના આવે તો ભાવ આવે એ જ બધા વિચારો હોય તો નીકળાય મકાન પડી ગયું હોય તો માણસ શોકમગ્ન થઈ જાય રડી રવિ પડે ન થવા જોઈએ ફેર કરી દે એવું તો શું એમનો એવો એમનો શું હશે દાદા પુરુષાર્થ કે અવપ્રારત થયું એવો એમનો શું પુરુષાર્થ હશે કે એમનું અવપ્રારત થયું રામચંદ્રજી પ્રશ્ન તો બીજે બીજાની ફેલાયા હતા પ્રશ્ન તો બીજાની છોડીઓ ઉઠાઈ લાવતા હતા અને રામચંદ્રજીએ તો એમની ઉઠાઈ ગયા ગાડીઓ ચલાવતા નથી ગાડીઓ બંધો છે ચલાવવા છે બંધાવાનું છે એટલે ફરવાનું નથી બંધો છે ગાડીઓ ચલાવતા ચલાવતા નથી એ વાક્ય બરોબર નથી બધા કહ્યું નહીં વાક્ય બરોબર બોલતી છે કે આ બનનાર છે નથી ફરનાર છે બનનાર નથી વિવિધ કરે તો અમે શું કહીએ નો નો નો યસ યસ જાઓ જઈને ચાપી દીધો ઉમાર તો કાયદેની વાત છે કશું નહીં ધંધો કો જરા સંચાલીએ થાય એવી વાત બીજી લાવતા જે સંગીત વગર થશે જરા જોઈ લઈશ કે એટલે જુઓ પછી કેમ જોઈ જાય ઉપર હો તો ઘોડા ઉભો હોય ઘોડો બધા આમાં કરતો ત્યાં તો ફોન જોડે આવ્યું નથી ઘેર વાળા છે ટપોળ આવે એવું તો ના પણ આવું અપમાન જે કરવું અપમાન લાગે પલ્લું છે આપણા સારા જેટલા મને બીજી આગળ છે એટલે આમાં સાધુ તો હશે કે તું એવું આપણે બરાબર કોઈમાં જવાનું આમંત્રણ મળે રાજાઓને માં જવાનું આમંત્રણ મળે તો બધા રાજાઓ તો બહુ પોતાનો અભિમાન ગર્વ લેતા કે ઓ મને આમંત્રણ મળ્યું હજુ ભૂલ્યા હજુ ભૂલ્યા નથી કે છે ગર્વ લેવા વાત કરે છે એ છે તું છે આ માલકી વાળી છે કેવી બધું ખોવાઈ ગયું અને આ ડોક્ટર છે એ વાળીની કોઈ માલિક કહી શકે ને દાદા ડોક્ટર આ પ્રકૃતિ છે આ પ્રકૃતિ છે કે પ્રકૃતિ તને ચલાવે છે તું ચાલુ છે પ્રશ્ન શું છે કોઈ પુરુષ ખૂબ પોતાની જાતને જાણતો નથી જે પુરુષ પોતાની જાતને જાણે ત્યાર પછી એ પુરુષાર્થ અને ત્યાર પછી પોતે ભગવાન થાય એટલે અત્યારે પુરુષાર્થ થયો ખરો પણ પ્રકૃતિનો પુરુષાર્થ એટેક કરવો એ અને એટેક નહીં કરવાનો ભાવ થયો ઉછેક કરે એ પ્રકૃતિ નો પુરુષાર્થ થયો ઉછેક ઉત્પાદન આરોગ્ય પુરુષાર્થ ના કહેવાય ને એને પુરુષાર્થ કહેવાનું શું છે જરા થાય કરવું ન જોઈએ કોણ કરવું મહાપુરુષ સાક્ષાત હું ગયો નહીં તો ઘણા ઘણા થોડા નાગરિકા બેસી ગયું પૈસા હોય ગયા અને આ સજા શું ગયો ભાઈ કેમ ઉઠો ભાઈ કેમ ઉઠ ગયો શું આવશું હતો આવા શું કહીએ દાદા મારે દુકાન કર્યા આપણે તપાસ કરી દાદા જે છે જોઈ સામાન જોયું જોઈ છે પોણા થઈ ગયા છે કોઈ હરા થઈ ગયા છે તો સામાન જતા શું છે આપણે આ થઈ સામાન ડિઝાઇન બંધ કરે છે બંધ કરે છે આપડે ઉભા વાગે જોઈએ બધા શું કરે અને રાત્રે ઘેર આવીને કામકાજ હોતું હોય તો કઈ બહાર જોયેલું બધા સૂઈ ગયા જ લાગે છે તો બધે લાઈટો બધા સૂચી આપણે ગયા તો બહુ ઘણું કામ હોય તો જીતી ધંધો એ થોડું આડું